સમજ પડે ને એટલે સંપ્રદાયની બહાર ક્રિએટર નથી આ શું કહ્યું અનાદિ એટલે અનંત એટલે એવા લાસ્ટિક ભગત એવા લાસ્ટિક જગત એવા લાસ્ટિક છે પહેલેથી જ છે છે છે છે રહેશે રહેશે રહેશે જે પૂછવે પૂછે અહીંયા સાયન્ટિફિક છે આ બધી વાત વૈજ્ઞાનિક વાતો છે બરાબર ને અહીં ગપ્પુ ચાલે નહીં પૂછ્યું છે આપણે કે ને કે પિન કરે તેમ કે કૃષ્ણ ભગવાનને કે જેને હશે એને પગે લાગી જવાનું તો પછી આપણે એવી રીતના આપણે ઓલવેઝ ફોરગિવનેસ આપ્યા તો આપણે લાઈફ આપણે કે કે આપણે રીબાઉન્સ યાદ કરે until you reach pure stage right તો આપણે એવી રીતના ઓલવેઝ ફોરગિવનેસ કરે કે તો are we going up are we going to go down what is the best way of getting up there એમ કે છે કે આપણે જે પાપ કરીને ભગવાનની પાસે આપણે માફી માગીએ તો કે એનાથી આપણે ઊંચી ઊંચી ગતિએ જઈએ કે નીચે પડીએ ઊંચે જઈએ કે નીચે પડીએ ફરી ફરી ફરી ફરી કાયમ આવી માફી માગવા કરીએ તો એનું પરિણામ શું આવે પાપ કરીને માફી માગે